અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાન असीम जय जयकार हो दादा भगवान ना असीम जय जयकार हो दादा भगवान ना असीम जय जयकार हो दादा જય જયકારો દાદા ભગવાનના સિમ જય જયકારો દાદા ભગવાનના સિમ જય જયકાર હો દાદા ભગવાનના સિમ જય જયકાર હો દાદા ભગવાનના સિમ જય જયકાર હો દાદા ભગવાનના સિમ જય જયકાર હો દાદા ભગવાનના સિમ જય જયકાર હો દાદા ભગવાનના સિમ જય જયકાર દાદા ભગવાન ભગવાનના સિંહ જયકારો દાદા ભગવાનના સીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો જય સચિદાનંદ જય સચિદાનંદ દાદાજી આ લોકોએ બધાએ રાત્રે જે પ્રયોગ કરવા કીધો હતો તે સારી રીતે કર્યો હતો અને સવારે ઉઠતાની સાથે હું શુદ્ધાત્મા છું યાદ આવ્યું હતું અરે દાદાજી સામે જ બેઠા છે હા દાદાજી દયાભાઈ સાહેબ ક્યાં છે દયાભાઈ આપણા વાલીરા વાલી સાહેબ બેઠા દાદાજી પણ તમારો ધર્મેન્દ્ર થઈ ગયો સારું શું વાત કરી ચલો ચાલવા દો વન કાલે બધા હતા બધા હાજર છો ને લગભગ બધા જ છે નહીં હા દાદા હમ પ્રજ્ઞેશ આવ્યા છે કે હા આવ્યા છે કઈ દેખાતા કઈ છે હા હતું ચોક્કસ ત્યાં બેહવાનું બેહવાનું મૂકીને કરવામાં આવે છે ના તમારે વાંધો નહીં તો થઈ જશે એની મેં કરી લેશે એટલે સંન્યાસી જેવો છે એને કઈ એવું નથી જોઈતું અહીંયા નજીક આવીને અહીંયા આગળ બે નીચે બે તો ચાલશે હવે પાછળ જરૂર નથી આપણી કઈ ગઈ હું તો નામે ભૂલી ગયો એને પારું કઈ ગઈ પારું અહીં આગળ આવતી રહે આ લોકોએ ત્યાંની પરીક્ષા લીધી તમે દાદી એ લોકો થોડા મોડા હતા એટલે મોડા હતા અને આ એમ માને છે કપડાં પહેરવાથી આપણે સાધુ થઈ જઈએ સંન્યાસી એ તો નહીં કહેવાય એવું કે છે પૂછી જુઓ ને એને બોલો બોલો પ્રજ્ઞેશભાઈ ના એવું નથી એવું નથી આપણે ત્યાં અવાજ આ કાળમાં ખાસ કરીને જે કાળમાં અને કામે ગુજરાતમાં તો જરાક લક્ષણ જનરલ છે જ પણ આ કાળનું વિશેષપણે આવે કે આપણને એકબીજા જોડે હરીએ મળીએ પણ ઓળખાણ નથી પડતું એટલે સાચા ખોટાના ભેદનું ઓળખાણ બહુ તકલીફ પડે છે અહીંયા આ કાળમાં એવું કેમ હશે ઘણો મોટેથી કોને હોવું જોઈએ ને એટલે સમજણની કચાસને લઈને ઓળખાણ ના પડે તો પણ તમે શું કઈથી લાવીએ કઈથી લાવીએ શૂઝ શું કઈ મળે ને તો અંદરથી જ ખીલે ને એટલે શૂઝ અંદરથી ખીલે બહાર લેવા જવી પડશે અંદર ખીલે તો અંદર છે કિલે પણ શૂઝનો માર્કેટ નથી કઈ છે અમે વેપારી જ છે શૂઝના બધા બજાર બધું મળે છે એ ના મળે કેમ બને કારણ કે લેણ દેણની વસ્તુ નથી એ શું કહ્યું એટલે બધા માર્કેટો લેણ દેણ દેણવાળા છે હમ લીધા દિયા એટલે લીધાનું તાજવું જુદું દીદાનું જુદું હમ દીદામાં દેહ રાખો ને કહેશે એવું કાંતિ ભાઈ દીદે રાખો એવું કે શું બોલે છે એને પાછું કે છે અને લેવામાં પાસે પાસે જાય જ ને તું મૂકતો જા તો બહુ બહુ માં એવું છે એવું કરે છે શું વાત કરો ને તમે આગળ અરે રોમીન સમજ પડી ભાઈ હા બોલવાનું તો આજ શું બસ પોતે સાંભળ્યું આ બધા સાંભળ્યું બોલો ને હા શું અહીંથી બોલે ને જરાક ખોખારીને હા જો પાછું ખાવા પડી મને એટલે અરે પાછળ તો સંભળાય નહીં ખાવા પડી મને હા બોલ ને હા ખાવા પડી મને પેલી ભૂમિ સાંભળે એવું બોલો ને કઈ ગઈ બસ એ તેઓ સુધી અવાજ એ પહોંચવો છે ને તમારો હમ તો ઘરમાં હવે તમે એકબીજાનો અવાજ પહોંચાડશો હા હે તમે એનું સાંભળશો કે તમે એને સંભળાવશો હા એવું કામ કરીશું એવું કામ કરીશું ને પારૂલ કઈ ગઈ બેઠી તારી મમ્મી જોડે બેસવું હતું ને ચાલ એક મમ્મી ક્યાં બેઠા છે અરે તારું બોલું થાય તો મમ્મી છે મમ્મી નથી કેવી કાળજી રાખી હે મમ્મી જોયા નથી તે તમે શોધ શોધ કરતા હતા કે પારું કઈ ગઈ કઈ ક્યાં બેઠા તમે શોધતા હતા ને એને શોધતા હતા કે નહીં ના તમને ત્યાં ખુરશી પર બેસવું પડશે ને નીચે નહીં બેસાય તો શું તમને પાંચ આજ્ઞાઓ બરોબર સમજાયું બધાને આપણે અમદાવાદથી આવ્યા છે અને બીજા બહારથી જે આવ્યા છે બધા રાજપીપળા વાળા કઈ ગયા સુગર મિલ વાળા नतीजे आया नतीजे नहीं है नतीजा आया साहब शैलेश आनंद जी तुम्हारी अग्रीमत है सत्संग કેટલો થોડો વખતે દસ મિનિટ સાંભળ્યો તમને કેમનું લાગ્યું બરોબર ચાલતી હતી ગાડી બરોબર બે પાટા પર ચાલતી હતી હે બે પાટાની વાત કરી હતી ના અત્યારે એક પાટા નહીં કાઢી પેલી અંદર લટકે છે ને કઈ કેવું ભાઈ અત્યારે તો શું ના થવાય એ આશ્ચર્ય છે સુરેશભાઈ એટલે આજે આજ્ઞામાં આ બીજા દિવસથી આપણું જીવન આજ્ઞારૂપી ધર્મથી આવે જશે આજ્ઞારૂપી ધર્મ એટલે શું કે આપણે જે કૃપાથી પ્રાપ્ત થયું તે હવે આપણે આપણા જ માટે આપણા પ્રત્યક્ષતાએ એ ખુલ્લું થઈ જાય એ ખુલ્લું થવા માટે આ વ્યવહારની પાંચ આજ્ઞાઓ આપી કયો વ્યવહાર તો કે નિર્ણય નિશ્ચયથી કે હું શુદ્ધાત્મા છું એ મારું શુદ્ધાત્મા પદ સ્વભાવ સ્થિતિ અને એ સ્થિરતાને પામે સમજાયું ને કારણ કે અગુરુ લઘુ છે કેવું છે બોલો ને અને કેવું છે અભ્યાભાત સ્વરૂપ છે શુદ્ધાત્મ સ્વરૂપ અભ્યાભાત સ્વરૂપ છે પાછું વ્યવહાર બધો આવો છે બધો બધે લપેડાવાનો લઈને આવેલા પણ આપણે કેવા છીએ તો કે નિર્લેપ છીએ કેવા નિર્લેપ છીએ સમજાયું ને અને બધે સ્વભાવે કરીને સ્વસ્વભાવ શુદ્ધાત્માનો અને આ મન વચન કાયારૂપી બાકી રહ્યો વ્યવહાર એનો વ્યવહારનો ભાગ આખો જીવવાનો તે એ આખો પર સ્વભાવવાળો ભાગ એટલે સ્વ અને પર સ્વરૂપે એ આખા નોખા પડી ગયા છે કેવા સ્વ પર પ્રકાશક સ્વરૂપે એટલે ટંકો કીણ તેવા શુદ્ધાત્મા કેવા હા જોડે જોડે છે ને તેલ ને પાણી હાથે હોય એવી રીતે તેલ એના સ્વભાવથી જ પાણીમાં ભરે જ નહીં ગમે તેટલું વલણું કરો તો પણ જરાય ના ભરે અને પાણીને એવી કોઈ કેપેબિલિટી નથી કે તેલમાં પ્રવેશી શકે જરાય નહીં ના કરે આવી રીતે આપણે શુદ્ધાત્મા પદ સ્થિર થાય એના માટે આ વ્યવહારથી આપણો નિશ્ચય પાકો થવા માટેનો બે બાકીના વ્યવહાર માટેની પાંચ આજ્ઞાઓ છે અને એ આપણો નિશ્ચય પાકો થવા માટે નિશ્ચય સાબુત રહેવા માટે શું કહ્યું બોલો અને બોલો બધો બાકીનો વ્યવહાર એનો મૂળ રોગ નીકળી ગયો જન્મવાનો અને મરવાનો જન્મ પામવું એ બહુ મોટો રોગ છે એટલા માટે ત્યાં શરીરમાં બધા આકારમાં રોગોનું પ્રમાણ બહુ વધી ગયું છે સમજાય છે કારણ કે જન્મ પામેલાને મરવું પડે છે એટલે હવે આપણે શુદ્ધાત્મા થયા એટલે કે એ ક્યારેય પણ જન્મ મરણની ચક્રાઓમાં ના હોય અજન્મા અમર શું એવી રીતે તમે કાલે જન્મ પામેલા આજે બીજા જ દિવસે ડોક્ટરો જન્મ પામેલા તાત્કાલિક બાળકને રડતું કે કરતું કરી નાખે છે એવું થઈ ગયા એ તો બહુ તકલીફ થઈ જાય નહીં ઘણી તકલીફ થઈ જાય બચ્ચાને એટલે તરત જ આજ્ઞા દીપકાનંદ સ્વામીજીએ તમને સમજાવી ડોક્ટરનું કામ કર્યું એમને કહ્યું કે નહીં તાજા તાજા જન્મેલા હોય તો હમ એટલે હવે પછી આપણે આ પાંચ આજ્ઞાઓથી આપણા જ વ્યવહારમાં આ ભાષામાં ભગવાનની ભાષામાં અને જે ભગવાનની ભાષા સમાજમાં અને સમાજમાં જે ધર્મની આરાધનાની બધી જાત જાતની માન્યતાઓથી પછી છે બધી જે બધા ધર્મના અનેક પ્રકારો ઘણા બધા પ્રકારો એ સમાજમાં પણ એ બધાને હૃદયથી દિલથી માન્ય થતા જતા ગયા શું કહ્યું હા પણ આ કાળના માથા એવા છે કે દિલનું હબરે એવા નથી એટલે દિલ માથું ના એને કરવા દે પણ દિલથી બધા થઈ જાય એટલે એમને કઈ સ્કોપ મળે કરવાનો અને થોડો સ્કોપ મળ્યો એટલે એને શાંતિ લાગે અંદર એને શાંતિ લાગે એ તો કયુગના મન ને આ તો બધું એવું તોફાની છે બધું ખ્યાલ આવ્યો બાદ આપણે શું કરવી એટલે આપણી પાસે જે વાત કરી આમ કરાવી ગયું નીકળી ગયા વલસાડ સમજાવ્યું એટલે એવું થઈ જાય બધું અને એમાં નિમિત્તનજી તો એવું સમજાવે છે કે આપણે હાજર રહેવું હાજર કોઈ તો ગેરહાજર નહીં થઈ જવાનું આવે જે બહુ સારું સમજાવ્યું એમને બોલો ને જરા આપો ને એમને તમે તમે તમારું લઈને બેહીલા છો દાદાજી હમણાં પેલો એક અમે આલ્બમ બનાવતા હતા આલ્બમ હા દિવાળીનું જીતુભાઈની મહેનત છે બધી સુરેશભાઈ સાચી વાત છે તે દિવાળી આલ્બમ કે આપને હેપી ન્યુ ના દિવસે આપને અર્પણ કરે છે દર વર્ષે આપણે જન્મ મહોત્સવ દાદા ભગવાન હાજર હોય તેના જ સોદા થાય બાકી બધો ઇતિહાસ હાજર ના સોદા હાજર કે સોદે કી બાત હૈ વાયદા કે સોદે કે નહીં એટલે પાંચ આજ્ઞાધર્મ આપણને કાયમના હાજર રાખે એવું એમાં બળ છે એની પાછળ એની પાછળ જ્ઞાની પુરુષના અનુભવ પ્રમાણનું વચન બળ હોય છે સમજાયું ને એટલે તમને વાક્યો દેખાતા હોય પરંતુ એની પાછળ શું બળ ને શક્તિ રહેલી છે ના સમજાય ધીમે ધીમે જેમ જેમ તમારા વ્યવહારમાં તમે પ્રગતિ કરતા જશો શુદ્ધાત્મક દ્રષ્ટિએ કરીને આજ્ઞાધર્મથી તેમ તેમ તમને સમજાતું જતું જશે આખું અને આ સત્સંગ સત્સંગની સભાઓમાં જાઓ આપતા પુત્રો તો નિરંતર બધે ફર્યા જ કરે છે તમારે લાભ જ લેવાની જરૂર છે જ્યારે કોઈ ભાવ થાય ત્યારે પરંતુ એમના પર ડિમાન્ડ એટલી બધી આવે છે કે એમને પછી રાખવું પડે છે લિસ્ટ કે આ ક્યારે આ બધને કહ્યું આ દાડા બધા શું જોકે એમને એટલું કે છે કે અમે ચોવીસ કલાકમાંથી અમને અમારા બે પાંચ કલાક તો આપો એટલે આપણો વ્યવહાર આપણે વ્યવહાર આપણે સાચવવાનો એ આપણા લીધે આપણા વતી એ સાચવે છે પાછા જુઓ ખરા છો તમે તો વ્યવહાર એ આપણો સાચવી લે હમ આવા છે સાધુ ને સંન્યાસી ધર્મમાં લોકમાં લોક વ્યવહારથી જે છે આજે ચાલ્યો આવતો એ તો પરંપરાનો છે અને પરંપરાનું છે એટલે એ તો એમ જ હોય જ હોય જ અને એમાં જે લોક અને લોક સમાજ માટે અને વ્યવહારમાં ધર્મને ધર્મની વાતો થયા કરે છે બધી એ તો એ રીતે હોય તો જે સાધુપણું ટકી રહે નહીં તો બેસે જ નહીં ત્યાં આગળ પરંતુ એ સાધુપણું ચર્ચાપાત્ર થયું હોય ટીકાપાત્ર થયું હોય તો પણ આજે આ કાળ એવો છે ને એ તો ચાલ્યા જ કરે ચાલ્યા જ કરે ચાલ્યા જ કરે એટલે આપણે ત્યાં બધા જ વસ્ત્રોનો સરખો વિનય રહ્યો છે બધાનો ત્યાગ માર્ગમાં કોઈ કંઈ દાવો ના કરી શકે કે આ વસ્ત્ર તે વસ્ત્ર એવું નથી પરંતુ એક આ સમાજ અને સંસારથી એક ઇતર છૂટું પાડવા માટે એ વસ્ત્રનું પરિધાનમાં જરાક ફેર પડી ગયો છે શું કહ્યું વસ્ત્ર તો હોય પણ એનું પરિધાન હોય કે નહીં હમ પરિધાન હોય ને આપણે જોઈએ છીએ સાધુ સંન્યાસીઓના પરિધાનો બધા જોઈએ છીએ ને આપણે એવું છે આ બધું એટલે એ પ્રકાર છે બીજું કશું જ છે નહીં ત્યારે આપતા પુત્રો ના પરિધાન કે ના વસ્ત્ર જે બસ અમે જેવા છીએ તેવા કાંતિભાઈ કહે છે અમે જેવા છે તેવા છીએ કે ખરું કે નહીં એમાં ખોટું શું છે હે એટલે આ પાંચ આજ્ઞાઓ તમને બધા એને અંદરથી સમજવામાં કામમાં લાગશે બધા જુદા જુદા બહારથી આટલી બધી જુદાઈ લાગે એમાં અંદરથી સમજવામાં કામ લાવશે કે હું આપણે મહાત્મા છે એટલે બે ભેગા થશે તો આનંદ થશે અમતા કશું વાતો નહીં કરે તોય અમતા જય સચ્ચિદાનંદ એકબીજાને કહેશે ને તોય આનંદ થઈ જશે જય સચ્ચિદાનંદ એ ઉદ્ગારો એકબીજા માટે પોતે જ પોતાનો સચ્ચિદાનંદ સ્વરૂપ દશાએ કરીને આનંદ ચાખ્યો છે અને આનંદને એમને માણ્યો છે માણી રહેલા છે એ બધા માટે એ આખો ભગવત વ્યવહાર છે જય સચ્ચિદાનંદ બોલતાની સાથે એટલે દેહ સાથેના ભગવાન ત્યાં આગળ દેહ મારફતે એ ભગવત વ્યવહાર થઈ જાય છે આખો તરત જ સ્પોટ સ્પોટ માટે તરત જ થઈ જાય ટૂંકામાં સમજાય છે બધાને બોલો જય સચ્ચિદાનંદ એ દશા છે શું કહ્યું એ શબ્દ નથી શાબ્દિક અર્થમાં વપરાતો શબ્દ નથી પરંતુ એ ભગવાનની ભાષાનો દશાનો શબ્દ છે જય સત ચિત અને આનંદ એટલે કે એનો જય જયકાર હોવો બધામાં સમજ્યું એટલે ગ્રીટિંગ એ આખું કેવું છે વૈશ્વિક છે કોઈ જ કોઈ આનો વાંધો ના ઉઠાવે પણ સમજાય નહીં એટલે સમજણ પાડવી પડે એને કે શું સચ્ચિદાનંદ બોલો છો શું તમે ધર્મ પાડ્યો છે નવો એટલે ઘણા પૂછાય ખરા કે આ સચ્ચિદાનંદ ધમ વાળા છે કે દાદા ભગવાન વાળા છે એમ કોઈ એવું કે સચ્ચિદાનંદ મહારાજનું છે એમ હા એવું એ કે કે કે કે કારણ કે વ્યવહારમાં અને લોકભાષામાં વ્યવહાર ધર્મો છે ને એમાં આવું થાય છે બધું અને એ તો હોય કારણ કે વિવિધતા કેટલી છે મનુષ્યના પ્રકૃતિની પાર વગરની વિવિધતાઓ તે દરેકને જેને જેવો રોગ એવું એને એના ઉપચાર માટે જવું તો પડે જ દરેકના ઉપચાર માટે બધા દવાખાના જાત જાતના હોય પણ એક ચોખ્ખું દવાખાનું હોય અને એની દવા હોય એટલે એની આગળ કોઈ છેતરાય જ નહીં અને પેલા દવા જેમની પાસેથી મળે છે ને એ છેતરાય ઉડતા એવા તો વૈદ કંઈથી લાવવા ડાકોરમાં છે અમે શું ના પડે અમે શું કરો છો સમજ્યા કે નહીં એવા વૈદ ચોખ્ખા પણ હવે એક વખત જાણે આટલું બધું આ લોકોને અમે ગરાકીને આટલું બધું કેટલું થાય છે જુઓ ને આમાં શું કશું આપણે આ બધું આ જ બોલીએ છીએ ને આપણું આવું કરીએ છીએ ને કેટલું આમ કે છે એ નહીં પણ એ જાણી જાય એમનું આ છે એટલે એ પ્રમાણે એ ઢારમાં લઈ અને એના પ્રમાણે કરીને કેટલો અમે આ એમના કરતાં અમે buy one get four free એવું આપી શકીએ એક વખત દવા લઈ જાઓ ચાર વખત તમને પૈસા નહીં આપ ભરવા પડે સજેશન જેવું કરે છે બધી જાતનું કરે દુકાન ચલાવવા બધી જાતનું કરે રસ છે એવું આવું જ આવું વસ્તુ છે બહુ આ એમ તો અદભુત છે એ પરમાર્થ છે આખો પરમ પરમાર્થ એટલે બધાને સમજ પડી ગઈ ને આજ્ઞાધર્મ બરોબર વાત થઈ ગઈ હમ આગળના ભાવમાં અજ્ઞાન ભાવમાં આપણે જે ચીકણું ચીકણાપણા સ્વરૂપે એ ચિકાસ સાથે આપણે જન્મવું પડે એના માટે જે મોહ થઈ ગયેલા હતા મોહ એટલે મમતપણું પોતાની પોતાની રીતે પોતાની રીતે પાછું એ બધા મોહ આજે આ મન વાંચીને મન માણીને કાયા દ્વારા સૂક્ષ્મ સંજોગો વાણીના સંજોગો અને દેહના સંજોગો એ કરીને એ બધા જ આજે એના એક્ઝેક્ટ ટાઈમમાં એક્ઝેક્ટ ક્રમમાં ઓટો ઓપરેટેડ કેવા બોલો સ્વયં સંચાલિત કેવા હા અને બોલો પાછા નોન ડિજિટલી સંચાલિત જો હવે એવો કેબલ તો કંઈ બનતો નથી નહીં નોન એવો કેબલ એવા આપણે સંચાલિત કેબલથી થઈએ તો જ આપણે સંચાલિત હાથ પગ માથું કામ કરે બધું કરે નહીં તો શું કરવાનું હતું કોણ કરે આપણું મેઇન કેબલ કયો એ ચિકાસ ભરાઈ પડેલો ચિકાસવાળો એકો એમાં બધી જાતના પ્રમાણો હોય એનાથી આ ચાલે છે આખું બાકીનો વ્યવહાર તે બાકીનો વ્યવહાર તમારે ચલાવવા માટે આ પાંચ આજ્ઞા આપી છે એટલે હવે આમાંથી આ બધા મોહ છે કે બધા જુદા જુદા જાત જાતના વિવિધ પ્રકારોથી જુદી જુદી આયાત કરશે તમારી આગળ સમજાયું એટલે કે શ્રીમતી લાઈનો કઈ છે વર્તે નિજ સ્વભાવનું બોલો સ્વભાવ અનુભવ લક્ષ પ્રતીત અનુભવ લક્ષ પ્રતીત એમાં પ્રતીત કોને કહેવાય આ પ્રજ્ઞા આજે ખુલ્લી થઈ ગઈ છે બે પાંચ રાત્રે તમને કહ્યું તે પ્રમાણે રહ્યા પ્રયોગથી તો અને એટલા માટે સહેલો રસ્તો બતાવવામાં આવ્યો હતો તમને કારણ કે આ કળિયુગમાં એમ એમ તો પોતાની રીતે નથી થાય એવું એટલે આવી રીતે જ્ઞાની પુરુષ બધા બતાવી દે અને એમાં અનુભવમાં તિંકર્યા તારે જ બતાવાય એમ એમ ના બતાવાય શાબ્દિક ને અર્થના ચાલે એવું નથી આ સમજાય છે તે એ લક્ષ બેસી ગયું અને આજે પ્રતિથી સ્વરૂપે એવું ખુલ્લી થઈ ગયું અને અનુભવનો સ્વાદ ચાખ્યો આપણે જ આપણા પોતાના અંદરના ભગવાનને આપણે દેખ્યા દર્શન કર્યા અને જણાયા પાછા અને જણાયેલો ભાગ કેવો છે કે આપણા મન વચન કયાના વ્યવહારમાં દબાયેલો છે બધો એટલે દબાયેલા ભાગમાં પણ અંદર જણાઈ ગયું મૂળમાં જણાઈ ગયું હવે સમજાયું એટલે પછી બાકીનો રહેલો ભાગ જે ચાલવાનું જીવન બધું પૂરું થવાનું એ આખું એ પેલા વ્યવસ્થિત શક્તિમાંથી પોતાની જ પોતાની પાછી હા આપણો પોતાનો ચકડો કરેલો મોં બધો ભરાઈ પડેલો એમાં એ બધું અને કેવો પાછો કે સીધો સાબદો એક જ કેબલ નહીં એક જ કેબલથી ચાલતું હોય તો બહુ ડાયા માણસ કહેવાય પણ એવું કોઈ પાક્યું નથી અપવાદ સ્વરૂપ હોય કદાચ એને સ્વયંબુદ્ધ કહે સ્વયંબુદ્ધ આમ સિદ્ધાંત તો નથી હોતા પણ આજે કોઈને આધાર વગર પોતે પ્રગટ થઈ પ્રત્યક્ષ થાય તો બની શકે બહુ અપવાદ છે બહુ જ અપવાદ ક્વચિત બને પરંતુ બુદ્ધિના ક્ષેત્રમાં બહુ ઊંચા જઈ શકે છે ઘણા ઊંચા પણ આ કાળમાં નથી બહુ મુશ્કેલી છે આ કાળની બુદ્ધિ વિપરીત છે આપણને એમ જ દેખાડે કે આપણે હરખા રસ્તે જઈએ છીએ અને એવી ગળી આલી ગળી કલજી ગલી કુચ્યામાં ગુમાયા કરે સમજ્યું અને એમાં સ્વાદ લઈને પાછા ગાઈ ગયું પાસે જઈને આવે ને એવું કર્યા કરે વિપરીત બુદ્ધિ એટલે વર્તે નિજ સ્વભાવનું અનુભવ લક્ષ પ્રતીત એટલે સ્વાદ ચાખ્યો એ અનુભવ કહેવાય એટલે લક્ષ બેસી ગયું અને પ્રતીતિ ખુલ્લી થઈ ગઈ એ પ્રતીતિ કઈ કે હું શુદ્ધ આત્મા છું આવી હું કેવળ શુદ્ધાત્મા છું એ પછી એકાંતિક નહીં પણ વ્યવહાર સાથે અને એટલા માટે આજ્ઞામાં મૂકવા પડ્યા કે આ વ્યવહારથી આપણે બધા આપણા બાકીના વ્યવહારમાં વ્યવહારથી છીએ અને આ નિશ્ચય દ્રષ્ટિથી શુદ્ધાત્મા સ્વરૂપે છીએ એટલે નિશ્ચય દ્રષ્ટિ શુદ્ધાત્માની સાથે આપણે આ વ્યવહારમાં છીએ એ પ્રજ્ઞા પ્રકાશ આખો બધો સમજ્યું અનુભવ લક્ષ પ્રતિ વર્તે નિજ સ્વભાવનું અનુભવ લક્ષ પ્રતીત વૃત્તિ વહે નિજ ભાવમાં એટલે હવે આપણે જે જાત જાતના મોહવાળા ભાવ કરેલા અને વૃત્તિઓ હજુ થોડી થોડી આમ રહ્યા કરે બહાર બધા અલગ થયા કરે એ બધી એ વૃત્તિઓ હવે શુદ્ધાત્મા પ્રકાર વર્ષે વ્યવહારની નહીં કાં તો વ્યવહારની છે નિશ્ચય તું શુદ્ધાત્મા છું એટલે વૃત્તિ પાછી હવે શુદ્ધાત્મા તરફ વર્તી ગઈ એટલે જે બાહ્ય બધું ભટકામણનો બધો જાત્રાનો પ્રવાસ હતો એ આવે આપણે કેન્દ્રિત થવાનો આત્માના પરમાત્મા સ્વરૂપ પ્રકાશનો એવું આપણું અંતર્મુખી વૃત્તિ બધી થવા માંડી અને પાછી વળવા માંડી સમજાય છે જેવી રીતે અત્યાર તો હવે વસ્તુ રહ્યું નથી આપણે ગામડાઓમાં પચાસ વર્ષ સાઠ વર્ષ પહેલાં બહુ સરસ હતું બધું કે ગામડાઓમાં હઈએ અને ગાયો ચરાવવા ગઈ હોય અને સાંજે આવે વાછડા બધા સાથે સમજાયું સંધ્યાકાળ થાય એટલે એટલે ગોરજકાર છે ગોરજ એ તરત જ આવે બધા કંટીડો વાગેને બધું સરસ લાગે હમણાં એવું વૃત્તિ પાછી ફરી જાય બધે જ ફરી હોય બધે કેટલું ચડવા માટે ગઈ હોય ઓટોમેટિક પાછી ફરે પાછી એટલે આપણે બધો આગળનો મોહ છે એ મોહ અંદર ચલાતો જતો જાય આપણાથી પણ વરવાનું ઘર તરફ પાછું હમ વૃત્તિ વહે નિજ સ્વભાવમાં પરમાર્થે સંકેત અને એ પરમાર્થ પ્રકાશ છે પરમાત્માનો પરમાત્માનો પ્રકાશ પ્રગટ કરે એવો એટલે આખી પાંચ આજ્ઞાઓ એ પરમાર્થ છે શું કહ્યું કારણ કે આપણે શુદ્ધાત્મા પદ પામ્યા છીએ સાથેની છે એટલા માટે એને પરમાર્થ સમકિત કહ્યું શું કહ્યું આ કળિયુગમાં અસંભવ છે આ બિલકુલ અસંભવ છે આ કળિયુગમાં આ તો અપવાદથી મળ્યું છે એટલા માટે એટલે કોઈ પ્રકારે આપણે અંદર માથું ઊંચકું થાય એવું જ નથી આમાં તો કોઈ રીતે ગમે તેમ કરવા જાતો હોય અને થાય એ પેલું ચરી ખાવાનું બાકીનું છે તે છે બીજું કશું છે નહીં સમજે તો એટલે આ પાંચ આજ્ઞા એ સમજવાનો આપણો અંતરથી હું શુદ્ધાત્મા છું આ બધો વ્યવહાર છે એનો માર્ગ છે અને મોક્ષ માર્ગ એટલે મુક્તિનો માર્ગ એ સમજવાનો અને સમજણનો માર્ગ છે સમજાયું એટલે હવે પાંચ આજ્ઞાએ કરીને આપણે આપણા મન વચન અને કાયા અને એના બધા વ્યવહારો અંતરના અને બહારના બહારના ઘરથી શરૂ કરીને ઘરથી એટલે એકબીજા જોડે રહીને શરૂ કરીને પછી ઘરના બધા વ્યવહારો સંબંધો આ તે કુબુટિક કુટુંબિક વ્યવહારિક બધા જ આવી ગયા અંદર બધા જ આવી ગયા બોલીને કેમ છે જય સચન હવે પાંચ દસ વર્ષે મળ્યો હોય મળી ના તમને ખ્યાલ ના આવે અત્યારે તો પણ કે હા ભાઈ જય સમથિંગ જય શ્રી ના બોલે પણ કેમ છે ભાઈ બાય બાય બાય બાય કરે એ વ્યવહાર થઈ ગયો પણ એ ઉપલક્ષ્યો એને આપણને હેરાન ના કરે એવો વ્યવહાર છે સમજ્યું પણ નજીકના ચીકણા વ્યવહારો છે બધા ઘરના એટલા એ તો ઘરના ચાર પાંચ સંબંધો આપણે પાંચ વ્યક્તિ એટલા જ હોય અને પછી કુટુંબના પછી બધા વધારાના હોય સમજાયું ને જો તારી મમ્મીને બોલાવી કે તને ખોરતી હતી એમને શું કહ્યું હું તો તમને ખોરતી હતી મને એવું કહ્યું તારે તું મમ્મી દીકરી શું બે તો આવું થયું હતું લો સમજ્યું કે નહીં અને હું નહીં બોલ ને હા આવું છે સમજાયું વર્તે નિજ સ્વભાવને અખંડ અનુભવ લક્ષ પ્રતીત વૃત્તિ ઉદય નહીં વૃત્તિ વહે નિજ ભાવમાં પરમાતે સમકિત વર્ધમાન સમકિત થઈ એટલે કે આગળના મોહ બધા આપણા એના વ્યવસ્થિત શક્તિ દ્વારા બધા જાત જાતા દેખાડે બધા અને ઉદય પરિણામ કે છે કર્મનું ફળ એ વિપાક થયું અને પરિણામ સ્વરૂપ આપતું થયું મનના વિચારોથી બુદ્ધિથી અંતઃકરણ બધી રીતે પાંચ ઇન્દ્રિયો એને જ્ઞાને કરીને અને કર્મે કર્મે કરીને બે રીતે વ્યવહારમાં આ બધામાં સમજાયું શું લાઈન કઈ વર્ધમાન સંકિત થઈ તારે મિથ્યાભ્યાસ એટલે કે બધું એ થાય એટલે મિથ્યાભાસ એટલે કે જે આપણને સાચું લાગતું હતું હવે આપણને લાગ્યું કે નો આ તો વ્યવહાર છે પણ આ તો ત્યાં આભાસ થઈ ગયેલો હતો એટલા માટે ભાષ્યમાન થયા કરે છે હવે શું કહ્યું બોલો હા એ આભાસમાં આપણે એકાકાર હતા એટલે ભાષ્યમાન સ્વરૂપે આપણે આજે છૂટા પડ્યા વ્યવહારને નિશ્ચય બેવ કરીને એટલે ભાષ્યમાન બધા પરિણામો કહેવાય છે આ ભાષ્યમાન પરિણામો એટલે છૂટાપણાના જીવન મુક્ત દશાએ જેમનો વ્યવહાર ચાલે છે એમના પરિણામો સમજાયું જીવન મુક્ત દશા કઈ એ દશા છે અને હવે મહામુક્તિના પ્રયાણે એટલે આત્યંતિક મુક્તિના પ્રયાણે આપણે આ ભાવમાં આ ચાલુ વ્યવહારથી અને બાકીના આયુષ્કર્મ જે હોય તેમાં એનું પ્રયાણ આપણે કર્યા કરીએ છીએ કેન્દ્ર તરફ શુદ્ધાત્માનું આખું થઈ જાય ખ્યાલ આવ્યો કે નહીં કે જેથી જેટલું બાકી રહ્યો હોય પેલો મિથ્યાભાસ ને મોહ બધો એ બધો નીકળી જાય એક ઉત્કૃષ્ટ એક ભાવ લાગે અને બધું બધું બે કે ત્રણ ભાવ લાગે ત્રણ ભાવ કોઈને વધારે હોય તો એવું અપવાદ સ્વરૂપ છે આ અપવાદ સ્વરૂપ સમજાયું તારે મિથ્યાભ્યાસ ઉદય થાય ચારિત્રનો શું છે પછી તમે ચારિત્ર ઉદય થાય કયું ચારિત્ર તો હું શુદ્ધાત્મા છું કેવો શુદ્ધાત્મા તો કે અનંત જ્ઞાન પ્રકાશ વાળો અનંત દર્શન પ્રકાશ વાળો એવો જ્ઞાનના દર્શન પ્રકાશે કરીને સાથે સાથે હું આ બધા બધા વ્યવહારોમાં પર સ્વરૂપ વ્યવહારોમાં એની સાથે છું એવો એ ચારિત્ર કહેવાય સતત સાથે સાથે શુદ્ધાત્મા સ્વરૂપનો પ્રકાશ અને વ્યવહાર જોડે રહે ત્યારે જ્ઞાન દર્શન ચારિત્ર સ્વરૂપે અંદર રહ્યું કહેવાય ખ્યાલ આવ્યો ઉદય થાય ચારિત્રનો અને કેવો છે એ વાસ કેવો છે પોતાનું દશા કેવી છે વાસ તો કે વિતરાગ પદવાસ કેવું એટલી વિતરાગતા એટલા અંશે અંદરથી આપણે થાય વિતરાગતા એટલે સંપૂર્ણ સહજ તટસ્થ તટસ્થ કરતા આગળ ગયું વિતરાગ પદવાસ કહેવાય આ દેવની સાથે આ પાંચ આજ્ઞાનો મરમ છે આખો સમજાયું એટલે બધી વાત થઈ ગઈ ને દાખલા સાથે કાલે કાલે આપ્યા હતા નહીં દાખલા હે એટલે હવે પેલો રોમીન કે રમીન ભૂમિને કેવી રીતે જુએ કોઈ વખત ગરમ થઈ જાય કેમ કે તારા હાથ ભાગલા જેવું બોલે હે કડી જોઈ નાખી બોલે ને બોલને પૂછી જો હવે એમનાથી કડી ઢોળાઈ ઢળી જાય તો તમે બોલશો હાથ ભાંગલા છે ના એ તો હમણાં કહેશું પણ ઘરમાં છે શું થશે અમારું પાછા હમણાં ઘર છે ના એટલે કાલે મેં હે કાલે મેં જ્ઞાન લીધું એના પછી મારામાં બહુ ચેન્જ આવ્યો છે કારણ કે હું પહેલા ભૂમિ તને શું લાગે છે કંઈક લાગ્યું ફેરફાર બધા શું બોલે છે દયાભાઈ પૂછો બધા મહાત્માઓને બરોબર છે હે ડાયાભાઈ બધાને દઈને આવ્યા છે ગરનાન બધાએ સ્પેશિયલ બસ મારા માટે ચલો બધા એને માટે બારીલા તમારે દયા કહેવાય જાય દયા નથી તારે એટલે આવું છે આજ્ઞા ધર્મ એમનામાં બહુ ચેન્જ આવ્યો શું કહો છો મારા ચેન્જ આપણે પેલા મને ગુસ્સો બહુ રહેતો હતો એટલે નાની નાની વાતો પણ મને ગુસ્સો બહુ હતો એટલે આજે એકદમ ઠરી ગયો હું જે કહું એ જ થવું જોઈએ થવું જોઈએ બધા મારા પપ્પા મમ્મી છે ભૂમિ છે મારો ભાઈ છે મારા ફેમિલીમાં છે એટલે એ બહુ ચેન્જ થઈ ગયું એટલે મારામાં એ બહુ ચેન્જ આવ્યો કે હું એકદમ સારું શાંત થઈ ગયો છું બરોબર બરોબર એટલે આ દ્રષ્ટાંતો આપ્યા હતા આપણું કંઈ જાય પૈસા હોય કોઈને આપવાના હોય લઈ આવ્યા હોય બેંકમાંથી ને કંઈક ફટ રસ્તા રસ્તામાં એ આપણો ધંધો આપણે કામ કરીએ અને પેલો બીજાનો ધંધો બીજું કરે તો એને ખબર જ હોય એટલે બેંકની પાછળ ઉભા જ રહેલા હોય અને આપણી હાવભાવ ઉપરથી ઝુરખી જાય કે કેવો છે કેવો છે એવું તો એટલે બરોબર એ ખોરાક ગ્રાહક ગમે તેવું કાચો પાછો ના ખોરે ગ્રાહકે બરોબર માલ મળે એવો જ ગ્રાહક મળે એને તો નીકળે બહાર જતા સમજે કે આ બધા ખુશમાં જાય છે ને એમ કરતા તો જરા તમારા ખુશના એનામાં તમારું પાકીટ મારી લે શું પાકીટ મારી લે અને પછી થોડીક ચાલવા ગયા તે મસ્તી હતી પછી જોયું કે હું રોમિંગ છું નવો ખિસ્સામાં હસમના હાથ નાખે તો ઈસુ તો કપાઈ ગયું હોય સમજાયું ને પણ ડાયા એવા હતા કે આ બાજુ પાંચ હજાર લીધા પણ બીજા બસો પાંચસોની શિલક હતી થોડીક કે બીજા ખાનામાં તે અહીંયા આગળ બસો પાંચસોની રાખેલી કે હા કારણ કે હાથ ઘડી ઘડી જ્યાં જાય ને ત્યાં પેલો સમજી જાય કે માલ અહીંયા છે આખો એટલે માલનું બધું નિશાનીઓ જળવી જ જોઈએ ને એને જેને જેવો ધંધો નહીં તો નાખવો પડે એ તો તરત જ પછી તે પેલા એમને સમજ પડી ગઈ કે આજે આ જ્ઞાન લીધું છે એટલે આવું જોઈએ તો આપણે અહીંયા આગળ ચેત જો જરા બોર્ડ માર્યું છે એટલે આપણે આવી રીતે રાખવું એટલે ગયું તો ગયા પેલા બચી ગયા પૈસા અને ગયા આવું થઈ જાય અને જો ભૂલથી ગયા પાસે ગયા તોય આવી બન્યું તો કે હવે શું કરીશું આવે તો વિલામોને ઘેર જવું પડશે જવાબ આપવો પડશે શું કરીશું એ બધું કહ્યું હતું નહીં હતું બસ ત્યાં ચાલો તો હવે સુરેશભાઈનું આપણે લઈએ આજ્ઞાધર્મનું આપણું બધું આજનો બધી સમજ કોઈને પૂછવું છે બાબતમાં બહેનોમાંથી કોઈને પૂછવું છે પારુલ તારે પૂછવું છે હું પ્રજ્ઞેશ તારે હે તું સાધુ જેવો આમ કેમ બેસે આમ સમાધિ જો બહુ એને યોગ બહુ કર્યા છે યોગી યોગ બહુ કરતો હતો નહીં સમજાય છે કે નહીં એટલે બોલતો ખરો આપણ બોલવાનું હા કે ના તો કે સમજાય છે દાદા સાચું સાચું હે હા હા પણ એ સમજાય છે એવું કોણ પ્રમાણ આપે પ્રમાણપત્ર જોઈએ ને અમારે આમ એટલી તરફ <laughs> સાસુમાં પારોલ હે પારોલ અને સાસુમાં એ બી આપી શકે આપી શકે સાચું કે અને પેલી દીકરીઓ એ બી આપે હે એનાથી પણ અપાય અપાય એવું નહીં આ તમને સમજ પડવી જોઈએ કે પ્રમાણપત્ર છે આમાં કંઈ કાગળ સહીઓ ના ચાલે કંઈ સમજ્યું ને આ તો કુદરતનું પ્રમાણપત્ર કહેવાય સમજાય જ જાય આખો વ્યવહારમાં ફેર પડી જશે ત્યારે પેલી છોકરીઓમાં ફેર પડશે જોજો છોકરીઓમાં ફેર પડી જશે એ મુક્ત વાતાવરણ અનુભવ છે ઘરમાં શું કહ્યું મુક્ત વાતાવરણ નાની છે આટલી છે મુક્ત વાતાવરણ અનુભવ કરશે સમજાયું એટલે આનો બધો બોજો ઓછો થઈ જશે હવે અને એને મજા આવશે ચલો આ છોકરા કહ્યું કે નહીં તો સુરેશભાઈ આપણને લઈએ આપણે સુરેશભાઈ પૂછ્યું છે તે દિવ્ય ચક્ષુના કોન્ટેક્ટમાં અર્જુનને મળેલા દિવ્ય ચક્ષુ અને જ્ઞાનવિધિ વખતે આપ જે દિવ્ય ચક્ષુ ખોલો છો તે વિશે સત્સંગ કરવા કૃપા કરશોજી અર્જુનને મળ્યા હતા દિવ્ય ચક્ષુ એ જુદા હતા એને વ્યવહાર સમકિક્ય છે શું કહ્યું અને અહીંયા આગળ જે મળે છે આ વિતરાગ દીક્ષામાં એ ક્ષાયક સંકિત છે પરમાર્થ સંકિત છે વ્યવહાર સંકિત ને પરમાર્થ સંકિતમાં બહુ ભેદ નથી પરંતુ વ્યવહાર સંકિત એને કહેવાય કે જે સદ અને અસદ એનો વિવેક એના એ ચક્ષુએ કરીને એને પ્રાપ્ત થાય એ સૂઝના ભાગમાં જાય છે બધું સમજાય છે સૂઝના ભાગમાં જાય છે નરમાંથી નારાયણ થયેલા આવી રીતે થયેલા ખ્યાલ આવે છે મનુષ્યનો બધો સમાજ અને વ્યવહાર બહુ મોટો બહોળો પહોળો બહુ જ મોટો છે એ બધામાં એ આગળથી અનુભવ લઈને આવેલા કાર્યદાઓ જન્મ થાય એમનો નહીં તો થઈ શકે નહીં સમજાયું એટલે ટોપમોસ્ટ સમ્યકતા બુદ્ધિની કેવી ટોપમોસ્ટ એટલે એનાથી જ કામ લે કે બળથી કામ કઈ ના લે બળધારી હોય તો પણ ગજબનું પણ એમનામાં વાસુદેવ નારાયણમાં પરંતુ એ બળથી કામ ના લે કળથી કેવી રીતે લે બહુ ગજબ ગજબના પોતે જાતે કશું જ ના કરે નિમિત્ત અને નિમિત્ત પણ કરાવડાવે એટલે તો એમને નટખટિયા કયા હતા શું કહ્યું હતું નટ જેવા લાગે અને ખટપટો કરે ખબર ના પડે કે ક્યારેક કેમનું કઈ હતા ને દ્વારકામાં બેઠા બેઠા અહીંયા કેમનું આ કર્યું હતું પણ આવું થઈ જાય અને આજનું આ પરમાર્થ સંકેત આપણને પ્રાપ્ત થયું છે એ વિતરાગ દશાથી પ્રાપ્ત થયું છે પરંતુ આજના કાળના વિતરાગના અર્થમાં એ કઈ રીતે છે વિતરાગતા એક જ સ્વભાવની હોય પરંતુ આજના કાળના કોન્ટેક્ટમાં એના પરિપ્રેક્ષ્યમાં એ ખટપટ વિતરાગતા છે કેવી એટલે આજે આપણા વાડીલાલ રહ્યા અને આવું છે ને દાદા આવું છે કે આ ચાલો એની એટલે એમને એમની જોડે જરા વ્યવહારથી કટપટ કરી લે એને એને પમાડવા માટે કશું પમાડ્યા વગર હા એટલે એને પ્રાપ્ત થઈ જાય જો એ પામનારને પમાડનાર છે એવું લાગે તો એની પામવાની પ્રાપ્તિમાં એટલું ઉણપ આવશે એ ઉણપ આવશે સમજાયું એ અંશે કામ કરે અને અનુભવ સર્વાંશે કામ કરે ખ્યાલ આવ્યો એટલે આ દિવ્યચક્ષુ એ તો વ્યવહારથી પણ વ્યવહાર ભાષાથી પણ બોલી શકાય છે પણ હકીકતે કરીને એ નિશ્ચયની ભાષા છે તમે અહીંયા પૂછ્યું કે દિવ્યચક્ષુ અર્જુનને મળેલા દિવ્યચક્ષુથી નાનો ભેદ ત્યારે કૃષ્ણ દ્વૈપાયને વેદવ્યાસજીએ એમને ભેદ નતો કે આ ધૃતરાષ્ટ્ર શું અને પાંડુના પુત્રો શું અને ભેદ નતો એટલા માટે એમને કહ્યું કે ધૃતરાષ્ટ્રને કે આ યુદ્ધ થવાનું છે હવે પણ તું તો દેખી દેખી શકવાનો નથી તો તું કેવી રીતે જો દેખીશ ને જાણીશ બધું તું કહેતો હોય તો હું તને દિવ્ય ચક્ષુ પ્રદાન કરવું એવું એમને કહ્યું તો કહે છે કે હું તો આંધળો છું પણ મને કેમનું દેખાવાનું જો કે અંધેરી પાસે જે ગયું તેની ભાષા કેવી નીકળી સમજાય છે હા કારણ કે પિતામહ હતા બંને હરકા છે એ તો ધૃતરાજ શું કે પાંડુ શું કે એમના છોકરાઓ શું પિતામહ સમજાય અને તો કે સારું તારે એટલે પછી સંજયને આપી સંજયને આપી એ આવી રીતે છે એને આખું બધું અંદરનું અને બધું જ સમજાતા જશે જે લડનારા ઘરનો અંદરના હાવભાવ બધું સમજાશે અને બહારનું બધું જે બનેલું છે બનતું રહેતું બધું સમજાવશે અને તને વર્ણન કરશે કે છે એટલે દિવ્યચક્ષુ એ તો જે કાયમના હાજરી જે કાયમની છે એવી હાજરીમાં નીકળેલો બધો વ્યવહાર એટલે વ્યવહાર ભાષામાં પણ હોઈ શકે કારણ કે વ્યવહાર ભાષા સામાન્ય સમાજમાં મનુષ્યને મોટાભાગના બોળા વર્ગને એ જ કામ લાગે શું કહ્યું પરંતુ એ પરોક્ષ ભાષા છે કેવી છે આ વાત છે જે પ્રત્યક્ષ સ્વરૂપે આપણને દ્રશ્ય પ્રત્યક્ષ સ્વરૂપે આપણે દ્રશ્યના દેખનારા થઈએ ત્યારે જ એ આખું આપણને પ્રગટ પ્રગટતા એ કરીને એનું પ્રત્યક્ષતાનો સ્વાદ મળે શું કહ્યું પ્રત્યક્ષતા એટલે એના લક્ષ્ય સાથેનો અને અનુભવનો સ્વાદ સાથેનો ત્યાં સુધી ના મળે અને એટલા માટે આજે બીજા દિવસે પ્રજ્ઞાશક્તિ પ્રતિથી ક્ષાય પ્રતિરૂપે ખુલ્લી થઈ છે એ એમાં આ લાભ પછી વર્તમાન થતો જતો જાય જેમ જેમ આપણે આજ્ઞા આપણે બધો વ્યવહાર જાય તેમ એટલે આ તો પરમાર્થ સંકેત કહેવાય હમ વ્યવહાર પરમાર્થનથી વ્યવહાર સાથે નિશ્ચય સાથેનો વ્યવહાર કેવો અને પેલો વ્યવહાર સાથે નિશ્ચય પામવા માટેનો પુરુષાર્થ એ આખું લૌકિક માર્ગ છે અને એ સતત ચાલ્યા હોય તો પરંપરાનો માર્ગ એ જ છે આખો કોઈ માર્ગમાં જ્યાં આગળ યથાર્થ સંકિત છે ત્યાં ભેદ હોય જ નહીં સમજાયું વાતો થતી હોય કે આજે મન વચન કાયાની એકતા નથી અને મન વચન કારણે એકતાનો માર્ગ આના હાથે છે એ થતી હોય એ ભેદવાળી વાતો નથી પરંતુ એમાં જે મનુષ્યોને બધી જે બુદ્ધિએ કરીને ભેદો બધા ભાષે છે ને દેખાયા કરે છે ને સમજાયા કરે છે એ ભેદો બધા નીકળી જાય એના માટેનું આ બધી એની પાછળનો મર્મ છે શું કહ્યું એટલે મર્મમાં જવાની જરૂર છે એટલે બધા આપણે હવે બહારથી મન વચ્ચેના ખોખાના જીવનથી એકબીજા સાથે ટેવેલા છીએ એમાં આપણે આપણે પોતે પોતાના માટે અંદરથી જઈએ એટલે આપણે આપણું સ્વાર્થ સતાઈ જાય શું કહ્યું પારુલ બોલને પણ તું બોલીશ તો પેલા ખોટું લાગશે કે આવું જોડે રહેવાનું સ્વાર્થ થતા એવું બોલું છું એવું ખોટું ના લાગે કોઈને એટલે બોલને ના લાગે સાથે સ્વાર્થ તો ખોટું જ કહેવાય ને ખરો સ્વાર્થ હોય તો ખોટું ના થાય ખરો સ્વાર્થ હોય તો ખોટું ના ખરો કહીશ ખરો સ્વાર્થ ખરો ખરો સ્વાર્થ કોને કહેતું આત્મકલ્યાણ પોતાનું પોતાનું કલ્યાણ પોતાનું એટલે કોણ શુદ્ધાત્મા એટલે આપણી જાતે છે એટલે શુદ્ધાત્મા સ્વ છે એનો સ્વાર્થ શું કહ્યું શુદ્ધાત્મા સ્વ છે અને પ્રજ્ઞેશ પર છે તે પરના નહીં પણ શુદ્ધાત્માના સમજ્યું એ રીતે કહેવાય યથાર્થ કહેવાય સાચોના શબ્દ ના વપરાય સાચો વાપરે પાછું હવે ખોટો થઈ જશે એટલે યથાર્થ ત્યાં જેમ હોય તેમ જ સમજાયું અને વિજ્ઞાન કોને કે છે કે જ્યાં જે છે જેમ છે તેમ તેને જે જુએ ને જાણે સમજાય છે એટલે આપણા શુદ્ધાત્માના જોવાને જાણવાના પ્રકાશમાં વ્યવહારમાં જે ગુરુલઘુ સ્વભાવનો છે શું કહ્યું ગુરુલઘુ તો બાધા પીડા સ્વભાવનો છે બધી જાતનો સ્વભાવનો છે બધા જ આપણે આપ્યું સમજાયું એ બધા સ્વભાવમાં આજે હું શુદ્ધાત્મા સ્વ સ્વરૂપ હું આ છું આ સ્વભાવ બધો પર એટલે વ્યવહાર સ્વરૂપ છે શુદ્ધાત્મા સ્વ એટલે હું શુદ્ધાત્મા સ્વરૂપે છું એટલે એ બધા વ્યવહારમાં રહીને પણ આપણું સ્વનું આખું પાકાપણું થતું જતું જાય એવું આપણું અંદરથી સધાય આપણો સ્વાર્થ સ્વાર્થ એટલે સ્વ અર્થ શું કહ્યું એ સ્વાર્થ કરે છે અને આ દેહની ભાષામાં વ્યવહારની ભાષામાં વપરાય તેને સ્વાર્થ એટલે સંકુચિતતા શું કહ્યું સંકુચિતતા અને નિશ્ચયની ભાષામાં શુદ્ધાત્મની ભાષામાં સ્વાર્થ છે એને સંક્ષેપિતા કહેવાય શું કહેવાય એટલે વ્યવહાર તો સંક્ષેપાય આખો બધો જે કોરોન ફેલી ગયેલો છે ને સંક્ષેપાય અને પેલો વધારે થતો જાય એનો ધરાય જ નહીં ને જેટલું નાખે બહાર નીકળે એટલે ખાલી ખાલી જ રહ્યા કરે સમજ્યું પેલું ખાલી થાય અને નવું ભરાય નહીં તો જ કામનું શું કહ્યું બોલો હા આ ફાઇલોનો સંભાળ નિકાલ એવું છે બધું સુરેશભાઈ નિકાલ અંદર ભરાય નહીં આવે એટલે આપણને મૂળ રોગ ગયો હું ને મારાપણાનો અહંકાર ને મમતાનો સમજાયું અને શુદ્ધાત્મા પદ પ્રાપ્ત થયું અને આજ્ઞાધર્મે કરીને જે શુદ્ધાત્મા પદ પ્રાપ્ત થયું એ શુદ્ધાત્મા પદને વધારે સ્થાયી બનાવતું જાય છે સ્થિર કરતું જાય છે આજ્ઞાધર્મ જેમ જેમ જવાય સમજાયું અને શરીર મન વાણી કયા સ્વરૂપે રહ્યું એમાં સ્વભાવની ચિકાસને કારણે રોગો બધા શરીરમાં બાકીના રહેલા છે તે મૂળ રોગ એનો જોતા એ શરીરના બધા ઉત્તર રોગોને બાકીના બધા કાઢે છે અને એટલું સ્વાસ્થ્ય ઉત્પન્ન કરે છે અને શુદ્ધાત્માના સ્વાસ્થ્ય અને શરીરના સ્વાસ્થ્ય બેવનું રક્ષણ કરતા છે આપણું આજ્ઞાધર્મ સમજાયું અને નવો રોગ જરા પણ ઊભું નથી થવા દેતું કે આ વ્યવહાર તે નિશ્ચય છે એવું જ નહીં થવા દે વ્યવહાર એ વ્યવહાર જ છે એવું રાખ્યા કરશે અને નિશ્ચય હું શુદ્ધાત્મા શુદ્ધાત્મા જ છું જોડે જોડે રહે પરંતુ એકબીજાને દખલ ના કરે ના સમજાયું બોલીન તે અઘરું પડે છે હે શું કહે છે અઘરું લાગે છે સારું સારું તો તે તમે દિવ્ય ચક્ષુની વાત કરી સુરેશજી આવી વાત છે પરમાર્થ પરમાર્થ અને વ્યવહાર બે રીતે ત્યાં આગળ અર્જુન પાસે દિવ્ય ચક્ષુ પાછા ખેંચેલા છે એવું સાંભળ્યું છે એનું કારણ છે કારણ કે ત્યાં એને નક્કી કરાવડાવ્યું એની પાસે કે હું છું એટલે કહ્યું ને અને મારો મોહ નસ પામ્યો તે વખતે મોહ એનો વ્યાપેલો હતો એ વિષાદયોગ આખો મોહ હતો એ નસ પામ્યો અને સ્તુતિ લબતા અને મને ખ્યાલ આવ્યો હું આ છું અને આ સંજોગો છે એના સંજોગો મારે આમ જ રહેવાનું છે એટલે પોતાને પાત્ર પ્રાકૃત સંજોગ હતો તેનું એને ભાન થયું સમજાયું અને એ પરમાર્થમાં શું બને છે તો આ પદ શુદ્ધાત્મા પર પ્રાપ્ત થયું તે જે શુદ્ધાત્મા પદ નહોતું ત્યાં આગળ હું છું મનાયો તો અને કયા કયા પ્રકારે પાછું એ આ છે હું આ જ ઓહું આ શુદ્ધ એવી થઈ ગયું એટલે યથાર્થ દિવ્યચક્ષુ થયા આ સમજાયું અને તે વખતે પેલી રીતે હતું હવે લે નહીં અને મૂળ સ્વભાવો ના ક્ષત્રિય સ્વભાવમાં તો એ લડી ના શક્યો હવે ખરી રીતે એને આ ભગવાને સમજ આપી છે બહુ સુંદર આપી છે અને એના કારણે એ આટલા યુદ્ધમાં પણ એ લડ્યો નથી અને એનાથી કોઈની હિંસા થઈ નથી એવી રીતે રહી શક્યો છે તો બીજા ના રહી શકે પેલા સંજયને આપી કૃષ્ણ રવિપાળનંદજીએ એ કેવી આપી છે એ આખી એ જ ગ્રેડની લો વ્યવાના ગ્રેડની પરંતુ એ કૃષ્ણ ભગવાનની એવી રીતે સમજે છતાં એમને કૃષ્ણ દ્વૈપાયન કયા છે દ્વૈપાયન દ્વૈપાયન એટલે સમ્યક બુદ્ધિ બહુ ઊંચા પ્રકારની સ્વમ્ય એટલે દ્વંદ્વવાળા વ્યવહારમાં એ સમપ્રમાણે રહી શકે છે સમજાયું દ્વંદ્વવાળા વ્યવહારમાં એમને પણ બધું ઊંચું નીચું બધું લાગે એમને કે આ ખોટું કરી રહ્યો છે આ છે તે બધું જ થાય પરંતુ એ આ કે તે એમાં ના હોય જે છે તે તટસ્થ હોય એવું છે શું છે બોલો દાદાજી અરે સરસ પદ બોલો હા બોલો સંજોગ અને સંયોગ એમાં કઈ ફેર કરો કશો ફેર નહીં પણ સંજોગ શું બોલે છે એ કઈ ભાષા જ છે એમાં કઈ ફેર નથી એમાં બેમાં શું સંયોગ એટલે સંયોજન એટલે કે બધા સંયોગો સંયોગોનું ભેળાપણા સ્વરૂપે આખું બનવું વ્યવહારમાં એને એટલે સંયોગ સ્વરૂપ કે છે એને સંયોગ અને સંયોગ જે થાય છે વ્યવહારથી હોય છે એમાં વિખરાવા પણ એની અંદર ઇનબિલ્ટ છે સમજે એમાં નિહિત છે અંદર ભેગા થવું ભેગા થવામાં જ આમ વિકરાવાપણાનું અંદર સમાયેલું છે પણ એનો સમય ભેગા થવાનો સમય અને વિકરાવાનો સમય બે એક જ છે પણ ભેગા થવાની વખતે જ વિકરાવાનો સમય ત્યાં હોય છે જ આવી વાત છે એને એટલે દાદાએ સાદી ભાષામાં કહ્યું કે સંયોગો એ વિયોગી સ્વભાવના છે શું કહ્યું બોલો સ્વભાવના છે અને મનના સૂક્ષ્મ સંયોગો મનના સૂક્ષ્મ સંયોગો વાણીના સંયોગો વાણીના સંયોગો અને દેહના સંયોગો અને દેહના સંયોગો એ પણ એ પણ એ જ પ્રમાણે એ જ પ્રમાણે સંયોગી સ્વભાવવાળા હોવાથી સંયોગી સ્વભાવવાળા હોવાથી કે જઈએ જે સંયોગી સ્વભાવથી જે સંયોગી સ્વભાવથી મનથી મનથી વાણીથી વાણીથી વ્યવહારથી વ્યવહારથી જે કંઈ પણ જે કંઈ પણ કર્મ ફળના ઉદય સ્વરૂપમાં કર્મ ફળના ઉદય સ્વરૂપમાં બન્યા કરે છે બન્યા કરે છે એ બધું એ બધું બન્યા કરતું બન્યા કરતું પછી વિખરાઈ જાય છે પછી વિખરાઈ જાય સમી જાય છે સમી જાય છે એટલે સંયોગો વાળું સંયોજન વાળું એ વિખરાઈ જાય છે જેવી રીતે જેવી રીતે વૃક્ષ ઉપર વૃક્ષ ઉપર રાત્રે રાત્રે સંસાર માણી રહેલા પક્ષીઓ સંસાર માણી રહેલા પક્ષીઓ પ્રકાશ થતા પ્રકાશ થતા ઉડી જાય છે ઉડી જાય છે અને પાછા ખજાઈ જાય પાછા સમજો એવું છે આ તો વ્યવહારનું દ્રષ્ટાંત છે એટલે બે શબ્દ જુદા પડે ને એટલે એમાં સંજોગ સંજોગ શું છે સંજોગ સંજોગાથી મહાનુભાવનો એટલે એટલે કે આપણે વ્યવહારના અને હિસાબના છે ને એ હિસાબમાંથી સંજોગ શબ્દ આવે એટલે સંયોગો તે આપણે પોતાના માટે જ હોય બધું પોતાના માટે કરીને હું શુદ્ધાત્મા છું અને આ વ્યવહાર છે બેની વચ્ચે ચલાવ એટલે સંજોગ એટલે વ્યવહારથી વાત થઈ જાય બહાર સંબંધોના હિસાબોમાં સંજોગ જેવો જેવો સંજોગ તેવું તેવું તે પ્રમાણે રહેવા પણ હોય સમજાયું પરંતુ એમાં આ સંજોગો રિયલ છે એવી રીતે આપણે ના રહીએ પરંતુ એ રિયલ જેવા બધાને ભાસી શકે કારણ કે બધા આ ભાષ્યમાન પરિણામોમાં એકાકાર થયેલા છે ને એટલે એમને ભાસવું તો જોઈએ જ ને ભલે એમને શુદ્ધાત્મા પર પ્રાપ્ત નથી એટલે એટલે એવી રીતે આપણે રહીએ અને એમને લાગે ઘઉં બહુ સારો છે એમનો કે શું હવે આપણે જાણતા એ અંદર કે આ વ્યવહાર છે કે આપણે નાટક સ્વરૂપે આપણું થયા કરે છે શું કહ્યું નાટક સ્વરૂપે બોલો વ્યવહાર છે એટલે નાટક સ્વરૂપે જોડે જોડે રહેતા હોય તો એ બધું છે સમજાયું ને તો તમારા બધાને કેટલો ઊંચો વ્યવહાર કહેવાય એકબીજા આપતો પુત્ર જોડે કેલો કેલો સરસ કે નહીં બોલો ને એટલે છે નાટક સ્વરૂપે એટલે બધું અંદર આવી જાય બધું આવી જાય <laughs> આવું છે ચલો પગ બોલાવો ફર્સ્ટ ક્લાસ તારે ધમધમાવો આપણી દસ મિનિટ છે આપણે હરીશભાઈ કેટલો સમય આપો છો હે સાત મિનિટ છે દસ મિનિટ લઈ ત્રણ મિનિટ વધારે નહીં બસ શુદ્ધાત્મા જોઈને શુદ્ધાત્મા થવાની દાદા શક્તિ આપોને ને આંખોનો સદ ઉપયોગ કરી શકો એવી દાદા દ્રષ્ટિ આપોને આનંદન મારા ખોયા ચામડાની આંખથી આનંદન મારા ખોયા ચામડાની આંખથી ચોટી નજર ત્યાં ઉચકી રાગી દેસી પાલકી ચોટી નજર ત્યાં ઉચકી રાગ દ્વેષી પાલકી નજરું ના નજરૂના ઉતરે છે ઉતરે છે પ્રતિ પ્રતિક્રમવાની ભક્તિ આપોને પ્રતિક્રમવાની ભક્તિ આપોને ચક્ષુમાં ચક્ષુમાં નિતરે અમી નિતરે અમી કારુણ્યવાણી ભરી મસ્તી આપોને કારુણ્યવાળી ભરી મસ્તી આપોને શુદ્ધાત્મા શુદ્ધાત્મા જોઈને જોઈને શુદ્ધ આત્મા થવાની દાદા શક્તિ આપોને શુદ્ધાત્મા થવાની દાદા શક્તિ આપો ને અવસ્થા દ્રષ્ટિવાળી કરામતું પૂદગલની અવસ્થા દ્રષ્ટિવાળી કરામતું પૂદગલની દિવ્ય ચક્ષુ પ્રકાશક તત્વ સખરસ્તી સ્વરમણી દિવ્ય ચક્ષુ પ્રકાશક તત્વ દ્રષ્ટિ સ્વરમણી આત્મનૈણે આત્મનૈણે જોઈ આત્માને ઠારવાની સિદ્ધિ આપોને ને મૂઢાત્માને ઠારવાની સિદ્ધિ આપોને દિવ્ય ચક્ષુથી દિવ્ય ચક્ષુથી જોયું નથી જોયું નથી સ્વ પરને હિત કર શુદ્ધિ આપ આપોને સ્વપરને હિત કર શુદ્ધિ આપોને આંખોનો આંખોનો સદ ઉપયોગ સદ ઉપયોગ કરી શકું એવી દાદા દ્રષ્ટિ આપોને ને કરી શકું એવી દાદા દ્રષ્ટિ આપોને ને પરપોટા વ્યવહારે આયુવાળા કર્માધીન પરપોટા વ્યવહારે આયુવાળા કર્માધીન દોડાવે વ્યવસ્થિત જ કે નિઝમ મરણાધીન ನೋಡಾವೆ ವ್ಯವಸ್ಥಿತ ಜಮಿಕೆ ನಿಜಮರಣಾದಿನ್ ಸಂಯೋಗೋ ಸಂಯೋಗೋ ವಿಯೋಗಿ ವಿಯೋಗಿ સગડી દેહાધ્યાસી વૃત્તિ બાળોને દેવી સગડી દેહાધ્યાસી વૃત્તિ બાળોને પંચાજ્ઞા પંચાજ્ઞા પંચામૃત પંચામૃત સરસ પાચક પૌરુષાર્થી પુષ્ટિ આપોને સરસ પાચક પૌરુષાર્થી પૃષ્ટિ આપોને ચીકણી કે મોડી બધી ફાઇલું છે નિકાલી ચીકણી કે મોડી બધી ફાઇલું છે નિકાલી દેખી તાગ્નેયો દ્રશ્યો પુરગલીને પરાધીન દેખી તાગ્નેયો દ્રશ્યો पुद्गलिने परादिन् सर्वत्र सर्वत्र शुद्धात्मा शुद्धात्मा अभडक अभेदी बुद्धि आपोने अभडक अभेदी बुद्धि आपोने जो જોઈને જોઈને સાથે વિતરાગી મુક્તિ આપોને દેહ સાથે વિતરાગી મુક્તિ આપોને ને શુદ્ધાત્મા શુદ્ધાત્મા જોઈને જોઈને શુદ્ધ સાતમા થવાની દાદા શક્તિ આપોને ને શુદ્ધાત્મા થવાની દાદા શક્તિ આપો ને આંખોનો આંખોનો સદ ઉપયોગ સદ ઉપયોગ કરી શકું એવી દાદા દ્રષ્ટિ આપોને કરી શકું એવી દાદા દ્રષ્ટિ આપો ને વાપરને હિત કર શુદ્ધિ આપો ને સ્વપરને અંતર શુદ્ધિ આપો ને દેહ સાથે વિતરાગી મુક્તિ આપો ને સાથે વિતરાગી મુક્તિ આપો ને જય સચિ સચ્ચિદાનંદ નમો વિક્ર જય સચ્ચિદાનંદ હવે પછીના કાર્યક્રમ આ અઠવાડિયાના મુજબ છે સૌપ્રથમ તો આજના દિવસના નિમંત્રક લાલાભાઈ પટેલ હિંમતનગરના મહાત્મા છે ભગીરથના પપ્પા એમની તરફથી આજના દિવસનો પ્રસાદીની વ્યવસ્થા કરવામાં આવી છે હવે પછીનો દાદાજીનો સત્સંગ બુધવારે ધનતેરસ નિમિત્તે સવારના નવથી દસ સુધન એપાર્ટમેન્ટમાં રહેશે દાદાજીનો સત્સંગ બુધવારે ત્રણ તારીખે સવારના નવથી દસ સુધન એપાર્ટમેન્ટમાં રહેશે મંગળવારનો જે રાતના નવથી દસનો સત્સંગ છે જે રેગ્યુલર આપણો એ બાબુભાઈ પટેલના હોલમાં રહેશે અને પછી આવતા રવિવારે નવા વર્ષના દિવસે દાદાજીના દર્શન અને આશીર્વચન સવારના દસ થી બાર એ પણ કેલનપુરી મુકામે રહેશે જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ દાદાજી આ ત્રિમંત્ર બોલાવો પછી મારી ભાવના છે કે પાંચ સાત મિનિટ બિહારી અનંતજી કીર્તન ભક્તિ ગવડાવે એટલે જ્ઞાન લીધેલા મહાત્માઓને પણ એનો સુંદર લાભ મળે પછી નમો વિતરાગાય નમો વિતરાગાય નમો અરિહંતાણમ નમો અરિહંતાણમ નમો સિદ્ધ સિદ્ધાણમ નમો સિદ્ધાણ નમો આય રિયાણમ નમો આય રિયાણમ નમો વજ્જાયાણમ નમો વજ્જાયાણમ નમો લોયે સવ સાહુણમ નમો લોયે સવ સાહુણમ એસો પંચ નમુકારો એસો પંચ નમુકારો સવ્વપા વપ્પણાસણો સવ્વપા વપ્પણાસણો મંગ મંગલાણમ ચ સવ્વેસિમ મંગલાણમ ચ સવ્વેસિમ પડમમ ભવૈ મંગલમ પડમમ ભવૈ મંગલમ ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ on. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકારો